profissional e ele pratica dela. Cadê o que eu fui no futuro? O que eu fui no એટલે શુદ્ધાત્માથી મને થાય જે મંત્રો મળે છે એનો તો ઉપયોગ રાખીને એ પ્રમાણે આપણે બોલવા છે સમજાવી તમારે કામ રાખજો અને ભાઈઓ માટે યોગભાઈ રક્ષા પ્રતિક્રિયા આપી છે તે પણ બધા આપણે રક્ષા પ્રતિક્રિયા કરીએ અને રક્ષા પ્રતિક્રિયા આપણી બે રૂપાળીની છે ત્રણ મંત્રીઓ બધા રૂપાળી છે તો ખાસ કરજો અને મારામાં સિંધુની વાતને સુતા પહેલા દાદા ભગવાનના સિંધુ દેખાડ્યું એમ હક્કા છે તો આ બધા મારા કર્યા અને તમને વધારે સમય મળે તો એકસો આઠ વખતનું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી સુંદર સ્વામી ભગવાન અમારી સાથે છે બે વખત મળ્યા ત્યાં રોજ ના થાય બે જેમ થાય અવશ્ય રાખજો આટલું બહુ સુધવા વાળા અમારે પણ આનો ઉપયોગ પૂર્વક આપણું મારે રાખવાનું чувствовал, как мы как работаем. Я જે વ્યવહાર રહ્યો Israel either. નથી எழுதிக்க வேகமுள்ள જે આવા થતો બની છે આ દેહમાં મારા કોઈ મને મળે અને બનતું રહે છે એ આપણો પાછો સ્વાદ અનુભવ નથી એવું નહીં બધા થયેલો છે પરંતુ એના માટે બહુ સજા કહેવાય 这个叫什么？ બહુ મુશ્કેલ છે એટલે આજે કહ્યું ને દુઃખમાં બધું હમ રહે التجاري في وضع النار يكون هو ثاني في لما لا تعمل كذا Então, પ્રગટ થયો અને નાના બચ્ચાઓના ફૂલવાનો 是无耻。 පුරුදු වෙන්න. ના હો ત્યારે તમારા વ્યવહાર મને તમારાથી જે કંઈ થયું હોય ત્યાં આગળ નિષ્ઠાએ કરી લે તમને રહેજો અને તમને દેશે નથી કે અંતરથી તમારું બધા નુકસાન વ્યવહારની વાત પૂરી થઈ પણ વ્યવહારને નિશ્ચય અને નિશ્ચયની વાત કરવાની બુદ્ધિપૂર્વક આપણે માનીએ છીએ શું કરવી છે electricity was. So we ठीक है अनुकूल

මට અભ્યાસ ધર્મ અને બે દ્રષ્ટિ એના માટે મળી Guardião you

કહ્યું وسلم iktidarları તદ્દન જાણું છું અને હું કઈ પણ વાત સમજ્યા હું બધા જાણું છું બધાને જાણું છું સમજો સત્તર એટલે કયા લેવલની વસ્તુ હોય તો બેલેન્સ એની નજરો બધું સર્વ સબ દેખાય એની અંદર નજરો અને આ બે આંખો તો એવું દેખાય એવી નથી الجماعة كل 是父母会他去你બીજી કરતા પેદા થઈ જાય અને જે વિશ્વ દેખાય છે બધું એમની અલગ દાદાને બધું સમજાવ્યું હતું যদি करना कैसे समझाए ये પણ આ થઈ શકે છે мы сердцем узнаем. ser otra vida. rápido. તો જેમને દુઃખી હોય અને અતિદેવ જરા બહુ આકરા હોય તો પછી બહુ થશે જો હું કામ પછી Similar ગયા છે એ બહુ વાત પરંતુ તમારા નજરમાં એવું ના હોય જરાય સચ્ચિદાન 就关注。

Porque nem entende સ્થિતિ હું શ્રદ્ધા નથી નથી ભગવાનની પાછળ એનો થાય છે એની શરૂઆત થાય છે ત્યાંથી એનું શિવ એનું करना करवा सब ये रामा નથી એનો પ્રાણ નીકળતા જ ખેંચ كنا في الدار

make a difference. એકાગ્ર એકાગ્ર થઈ શકે de concentración activa. didn't look કેટલી અવસ્થામાંથી ગુમ કરે છે તો વેચવા ઉઠ્યા ગયા તો કેમ થયું no ouvido do né? එතන કેટલા વર્ષો પહેલા વાત થઈ ગઈ આ 人肯定就安静了 يصلي بيبي પોતાનું માનવ દિલમાં દિલથી Gracias. સવાલ પૂછ્યો હતો નાટકમાં અમે જોયું Market ફ્લેક્ચ્યુઅલ સ્વરૂપે આજે આપણી 呃，生产个东西。 Jaquez. الذين أن يترك

So there's Time does not. Time is free. perguntando give that કર્મ ફળ થોડું ઉતરતું હોય t h ए निपट Gracias. રીતે એ સમજાતું શું કરવું છે શું કરવું વંદે કહ્યું ફિલ્મોસુધી હતી આપણે જીવો good જન્મ એકત્રીસ જન્મ તમને સમજ હતી aún cada muda

呃。

Wissen, dass සුද්ධ මිනිසුන්ට පොඩි නටන්නේ જતું કેવી રીતે કરવું વોચિંગ body સંદર્ભ છે આપણા હ્યુમન વર્લ્ડ હ્યુમન બધા વિકલ્પ પ્રકારો છે એના કારણે કામ navigate through my BSNL traditional reform. true

دي દસ શું મને ફાઇન જે અવલંબો બોલે છે upassana ele facilita dela. E o que opinou, pastor? O que opinou? એટલે શુદ્ધાત્મા શિવને પાડી જે અંગત બોલે છે એનો પણ ઉપયોગ રાખીને એ પ્રમાણે આપણે Let's see if you know that it's રીતે કામ કરવાનું છે તો આ બધા રીતે મને કામ કરજો તમે ભાઈઓ માટે મનભાઈ રક્ષા પ્રતિક્રિયા આપી છે તે પણ મને આપણે રક્ષા પ્રતિક્રિયા અને રક્ષા પ્રતિક્રિયા આપણે બે રૂપાણીની પ્રકાર બંધુઓ મને આપી પાડું છું ખાસ કરજો અને મારામાં હિન્દુ આપણે સુતા પહેલાં بدأ الظن أصيب અને તમને વધારે સમય મળે તો એકસો આઠ વખત પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષી શ્રીમદ સ્વામી ભગવાન મારા સાથે બે વખત મળ્યા કરે રોજ રાત્રે બે જેમ થાય અવશ્ય રાખજો આટલું બહુ ગુંજવા એમાં પણ આપણે ઉપયોગપૂર્વક આપણું લઈ કાઢવાનું ઉપયોગપૂર્વક એટલે અદભુત આ થઈ ગયું છે બધું સમજાયું પ્રતિષ્ઠિત થઈ ગયું દેખાતી સમજી નથી આપણે જતા જજે જવાબ બહુ મોટો છે ભાવો છે જવાબ આપણે જે સંગ્રહીએ મને આમ કરવું છે તેમ કરવું બધી વાત સાચી ચાલો આપણે દેહનું કરી લેવા જોઈએ છે દેહમાં દેહનું એટલે કે આજે સમય સમર્પણ થયેલો છે હું બોલવે છે કે ગાંધીથી લઈ આવ્યા છું રાહુલ હિંસા લઈ ગયા તો હિન્દુસ્તાન રૂપાલ બધું એનું શિવસેન આવું થાય વ્યવહાર બહુ મોટો પોણો મોડો પોણો બહુ પોણો છે વ્યવહારનો દરિયો અને એનો દીકરા જેવું તેવું નથી એટલે શું આપણે ભ્રાંતિથી મુક્ત થયા અહંકાર મમતા વૃત્તિ ભ્રાંતિ મુક્ત થયા અને બાકીનો જે વ્યવહાર રહ્યો એ વ્યવહારનો બધો પિતા પાછો પૂરો થઈ જાય એના માટે આજ્ઞાધર્મ આવી ગયા આજ્ઞાધર્મ આવી ગયા પછી જે આજ્ઞાધર્મમાં આપણી બાકી ગઈ હજુ મારા પણ માનેલી અમુક જેને ગલન પણ કહેવાય છે શું કહ્યું દેહના મારા પરું એ ગલન સ્વરૂપ છે આખું આ દેહ આખો ગલન સ્વરૂપ છે જન્મથી એ અંત સુધી આખો આ સિદ્ધાંત છે કાયમનો સ્વીકારે ગલન એટલે જે કર્મો આપણાથી બંધાઈ ગયા હતા એ કરવો આજે ખાલી થતા જાય છે હવે એટલા ખાલી થાય નહીં લાગો એટલે એમાં હવે આજ્ઞા મને આજ્ઞા ધન છે સ્વરૂપ દ્રષ્ટિ છે અને સ્વરૂપ દ્રષ્ટિથી આપણે જીવન મુક્ત દશાથી આપણે આપણા જ જીવન પ્રવાસમાં આપણે પ્રગતિ કરાયા કરીએ છીએ પરમાત્મા દશા કરવા શુદ્ધાત્મા દ્રષ્ટિ શુદ્ધાત્મા દશા પ્રાપ્ત કર્યા પછી અને સુધા પ્રદર્શા પ્રાપ્ત કર્યા પછી આપણે પરમાત્મા સ્વરૂપે આપણે એક કેન્દ્રવર્તી જતા જઈએ છીએ એટલા માટે આપણે આ વ્યવહાર આખું સમુદ્ર રહ્યો હતો અને ઉંમર નથી જોવાતી પરંતુ મોટી ઉંમરમાં બધા જાગૃત થઈ જવું પડે છે બહુ જાગૃત કોઈ કોઈનું કોઈ પરમાણુ જેટલું આ વિજ્ઞાનનું આજે જે જીવન જીવોત્સવની છે એની આપણી ભાષામાં સમજીએ તો શું કરવું કંઈ કરી શકે એમ છે નહીં ભાવનાથી બધું કાંઈ છે સમજ્યા ભાવનાથી બધું થાય છે અને કરવા પણ આખી દુનિયા પડી છે આખી દુનિયા પડી છે તમે જે દ્રષ્ટિ પામે છે એનો એવો નથી કે નિષ્ક્રિય થઈ ગયા છે શું કહ્યું બોલો એટલે જીવન અને જીવનના વ્યવહાર પ્રત્યે તે નિષ્ક્રિય એટલે કે જાણે કે વ્યવહારમાં ના હોય એવા એવી રીતે નથી થઈ ગયા દરેક પોતાની દ્રષ્ટિથી આ વિચારે આકર્ષે એમને એવું નથી કે કરવા પણ ખોટું છે એ સાચા ખોટા પડતા નથી શક્તિ છે તે પરંતુ એ પોતે પોતાનો આખો આ ખજાનો પડ્યો છે અને ખાલી થવા થવા માટે એની જાગ્રતપણે જવું પડશે એ બહુ જરૂરી છે દિવસનો ભાગ હોય છે નિંદ્રાનો ભાગ હોય નિંદ્રામાં ગુજરાતમાં સુવિધા જેવું નથી લાગતું સમજાયું ને એ શું બરાબર બહુ સમજ જોવું તમારો કાગળ મળ્યો મને કે વાંચો તો તમે એવું મારું કે આપો બીજા હું કરું છું એટલે કે માનવું પણ મારી વાત કંઈ જ નથી કોઈ સત્તા નથી આ તો અમે તો પ્રેમથી બેસાડે છે બેઠો છું બાકી તમારાથી નીચો છું હું સમજ્યા આ વાત ખાસ સમજવાની છે આ દેહમાં મારા કોઈ મનાઈ ગયેલું ને ચીકણું ગયેલું એ ભાગ આટલો કરવો જ છે છૂટકો જ નથી કોઈનો કોઈના આ છૂટકો નથી શબ્દ સમજી લેશો તો કામ થશે પછી દિવસ રાત કેમનું રહેવું સમજી જશે શરીર પોતા નથી હોતા પણ શરીરની અંદર અમે ભરાઈ પડેલા એ વસ્તુ જાગૃત હોવી શકે ત્યાં ઉપયોગ કર્યો આપણો ઉપયોગ કર્યો ઉપયોગ એટલે આપણું ઉપયોગ એ જીવન એ ભૂત છે ભાવના જ્ઞાની હોય કે જ્ઞાની હોય Yeah. એટલે આ વાત ખાસ સમજવાની એટલે હજુ મારા પણ અંદર વિકાસ ભાવે રહેલું છે બહુ દુઃખનું જરૂરી છે જે કંઈ બને છે બનતું માત્ર એ આખું નીકાળી જવાથી છે શું કહું જોયું નહીં બનતું માત્ર જન્યતાથી છેક સુધી બનતું જ રહે છે અને બનતું રહે છે એ આપણું પાછો સ્વાદ અનુભવ જોવાની પછી એમને બદલ થયેલો છે પરંતુ એના માટે બહુ સજાગ રહેવાની જરૂર છે બહુ સજાગ બનતા રહેવાનો બનતામાં તો સજા કહું કે જીવતું નથી ખાવાના ખેલ છે સમજો એટલે આ માળાનો સદુપયોગ કરીએ તમારે અને એની માટે કામ થશે આપણું સમજાય કામ કર્યું એની મહેનત કરી તમને બધાએ સારો ઉપાય બતાવો મારવાનો એક એક બાળક કરાવી તે પોતાને બોલવાનું એ મિતા તારે તારા માટે આજ્ઞા એ ધર્મ અને આજના એ તપ છે સારો નિર્ણય નિશ્ચય અને નિર્ણય નિશ્ચયથી મિશન એ તો હું તારી સાથે છું એટલે આ મિત્ર તમારો નિર્ણય નિશ્ચય છે જે તમારો અને શક્તિ જે છે દાદા ભગવાન તો શુદ્ધાત્મા ભગવાન તો દાદા ભગવાન એ અમારી લોકો તો પોતાને કહી તો ઉઠી દુઃખી કરી દીધું પછી લાગી દો આજ્ઞા દરમિયાન શક્તિ બન્યા કરશે તમે બધું શક્તિ ઓછી પછી એ આજ્ઞામાં ધર્મ અને તપસ્વરૂપે ખાસ તો તપસ્વરૂપે તપસ્વરૂપે ખાસ કરીને બહુ જરૂરી છે એવું લખ્યું છે તપનો પાયો અને એમાંથી નીકળ્યા વગર કશું થતું નથી આપણે પ્રકૃતિના ધર્મને કારણે જે પ્રકૃતિ એ બધું કશું ત્યારે જ કરવાનું નથી તો પ્રકૃતિના ધર્મથી આપેલી જન્મથી ધર્મ અને ઘરના સંસ્કારના બધું હોય તો લાગ્યું એટલે બધું સારું લાગે એમાં બહુ એની ડિવિઝન બહુ જ છે બહુ જ જેવું છે પ્રકૃતિ અને પ્રકૃતિના ધર્મમાં ફેરફાર કોઈ નહીં કરી શકે પરંતુ આ કળિયુગમાં ખાસ કરીને કહ્યું કે પ્રતિકૂળતા શું કહ્યું એ આજને માટે આપણે શુદ્ધાત્મા પદ પામ્યા છીએ એના માટે મોટા મોટું વિટામિન છે આજના કાળમાં અને સારા કાળમાં હતા ત્યારે એ અનુકૂળતા પ્રતિકૂળ લાગે એવું એમના માટે વિચારી દઉં કારણ કે એમના ધ્યેય એવા હતા અનુકૂળ પ્રતિકૂળા એવું બહુ મુશ્કેલ છે બહુ એટલે આજે કહ્યું ને દુઃખમાં બધું હબ અને પણ એ ટેમ્પરરી હબ રહે નથી ને પાછું આ બધું રહેતો વાત જુદી છે એક જ વધારું છે કઈ વાત છે એવી વાત છે એટલે અમારાનો સદુપયોગ કરવું અને રક્ષા પૂરતી છે એટલે આજ્ઞા ધર્મ આજ્ઞા પ્રચાર રક્ષી જઈએ અને એના માટે આપણને બધી શક્તિ આપી મળ્યા કરે શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન તો ખાસ મુખ્ય વ્યવસ્થા આપે બહુ મુખ્ય પ્રબંધો ચાર વસ્તુ છે જય સચિદાનંદ જૈન વાત કરો આપેલી પર પૂરું કરો હવે કર્યું आत्मलक्ष्मीने उत्पाठ गोकार आत्मलक्ष्मीने उत्पाठ गोकार शाश्वत संगीने सुखनो दोस्कार que não deve cair na taxa das filhas, na taxa de saúde, não fazendo a boa taxa de saúde. એટલે ક્યાં રસો ત્યાં સંગઠિત છે આપણું જે આપણું કાગજ છે ને કાગજ થોડા તો રસ શું છે નથી કરો બીજું કોઈ આવી ગયા છે આમ બધું ભક્તિ વાત કરો તારે dia, ¿Qué es lo que se આપણે શું બેઠા કે આ બનાવ અનુભવ આપશે અનુભવ કરશે હજુ તો આપણી અંદર વિચાર એટલે ખાલી થતો આ શરીર અનોચિતનો ભાગ છે શરીરમાં શરીરનું હવા પણ છે એ હજુ હજુ ખાલી થતું રહેશે પછી એ ખાલી થતું આપણે બ્રહ્મ ના રાખી શકાતું બ્રહ્મથી મુક્ત થયા પછી બ્રહ્મ ના રાખી શકે ખાલી થતું સમજ ખાલી થાય શું બધું અવસ્થાઓ જ ખાલી થાય બીજું ના થાય અવસ્થાઓ મનથી હોય મનથી હોય ને કર્મથી હોય કાયાથી કર્મ એટલે શરીર કાયા શરીર માત્ર કરેલા કર્મો એ ખાલી થવામાં શરીર હંમેશા કર્મકૃત સ્વરૂપે ખાલી થયા કરે એવું પૂરું કરેલું કર્મ અને હવે ખાલી થતું પણ બાકી જગતની ભાષા કેવી કે કર્મ કરનાર વાણીનો વચન યોગ હોય તમારી ભગવાન આજે તો પંદર વર્ષની કથા છે ભગવાન કથાકાર ખોટો નથી कीर्तन का कीर्तन का फोटो फोटोग्राफी आता અંદરથી છે તે જોવાનું છે અને ગુરુ કહેવું છે આ અગિયાર ધર્મ અને બે દ્રષ્ટિ એના માટે મળી છે આપણને બહારના બધા જ ખોખાના વ્યવહારોને અને ખોખું તો વાક્યમાં બધા જવાનોને અને બધા જવાનોની પોતાની સત્તાને પાછું આ સત્તા કહેવાય મને આમનો મને આમ જવું સત્તા કહેવાય છે કોઈ દુઃખી વાત એ પ્રકારે હોય આમ થશે જાત જાતિ હોય સાત્વિક હોય રાત્રિ હોય અને તામસી હોય તામસી રાજસી અને સાત્વિક ઘણે બધી અવસ્થાઓ છે

કાકડનો સ્વાદ માણ્યો છે છતાં પણ આજે સ્વાદ પારસવાનું બધું ગુઠ્ઠાપણું થઈ ગયું છે તો સ્વાદ ના પડકાર ત્યારે શું કોણ છે કે ગોળ છે તે બોલતા હું તો કાગળને ગોળની વાત કરું છું આ તો સાતસો ચોવન તો હમણાં જ કોણ છે કે ગોળ એ બોલતા કોણ છે Утром будет опять. Вот так платит. А вот સમજ્યું હતું હું ક્રિયા સમજ્યું તો એમને ખબર છે દીપા સમજ્યું આપણા સર શું કરશો એનું એ કારણ હોય હોય પછી નીકળી જાય થોડું પણ એવું હોય ત્યારે પછી એનું બધું બધા બનાવી દેવું એવું સારું લાગે આમ તો એનું ઘણું જોવું પડે પાછું શું કરશે કચેરી શું અને બધો તપાસ લે છે કુટન થાય ને બીજું સીડ એનું બધું તેલ કુટન આવે છે તેમાં હવે બધું ખોળ થાય બધું આખું ને હવે એ મુખ્ય ગરબમાં નાખી રાખતો રાખ્યો હોય ને હું બધું અસર આજે તો દેશી ગોળ પણ તો ધોરો ભાવ લાગે કયો સત્સંગ વાળો થોડો થઈ ગયો માટલા બહુ દેશી લાગે છે બે ઉતારે શું હતું તો સુરતમાં બહુ બને હતું સાઉથ ઇન્ડિયામાં જુઓ તો જરા શાંત સિસ્ટમ રહેલો હોય શાંત બોલ હોય અથવા કે નહીં આગળ તમે દિવાળી કઈ રીતે સાંભળી જાય સાઉથ ઇન્ડિયન શું હતું <laughs> આ પોતાનું શરીર અને શરીરની મહિલા ભગવાન એ ભગવાનને ઊંચા સ્વાદ આવ્યો અને પછી આ શરીરને ઓળખવાનું બાકી રહ્યું એટલો જ ધર્મ છે બીજો ધર્મ નથી એટલે મને કહ્યું કે આજના કલયુગમાં એ શરીરથી એવું એટલે ભગવાનનો સ્વાદ ચાખ્યો ભગવાનને સમજ્યા જોયા જાણ્યા જોયા જોયા છે

શું જોઈને શું દેખાય કે જે નથી એ દેખાય દેખાતો જતી જ નહીં સમજે મંદિર નાખતું દેખતું છું હિન્દી જતીજી કેટલી મજા આવે છોકરી મૂકા પૂરી છે ને એટલે એમને મજા આવે છે બિલકુલ ક્લીન ક્લિયર ક્લીન છે કારણ નાના છોકરાઓ બધા ના હોય આપણે ભણ્યા નાના બગડી ગયા એટલે દીકરી લાવું જલ્દી સમજી નથી 啊，那人我来来搞，嗯，嗯，那个可能不那个，嗯，不可能，那么，他这个不得行，我。અને નવેમ્બરમાં ફરે તૈયારી જાઉં છું પાછા લંબિક લંબિક અને મેં કહ્યું હતું sabunlu zaten böyle vasıflar yararını geçiyor. Diyor zaten bu mutlu, bu mutlu gibi. Bu kadar mutlu kaybeder. છે જય સચિદાનારાયણ આ કિશોર પૂછે નહીં તો જે શીખ્યા સમયને પૂછવામાં તો જરાય શરમ ના રાખી આપણે બીજું કંઈ કદમ રાખવાની હોય આપણે જો સમજવા માંગતા એને રહી જો અંદર અંદર રહ્યા કરતું હોય એને પૂછી રાખવું એમાં એમાં શું કરવાનું સત્સંગનો દરબાર જ એને કહેવાય છે સત્સંગનો દરબાર એટલે ખુલ્લો દરબાર હોય ખુલ્લો શરીર સાથે વાત કરો ને પૂછવાના વિનય વિનય બધા હોય તે તો મૂકવા વાત કરવાની શું વિનય અધર છે ના કાઢી નહીં એટલું થતા થાય I move, I read, પણ આપણને સંભાળ પડે પણ કોઈ બીજાનું ના પડતું પ્રશ્ન કરવાની આપણે જે કહીએ છીએ કે આપણને સમજાય તો બીજાને ના પડે આ બહુ ભૂલ થાય છે તમે તમારા હું તમારા ભાઈઓ અને પપ્પા બધા જાણું છું અને હું કહીશ તો વાત બેસે વાંચશું ત્યારે બધી હરકી નાખશે અને પછી દીકરાને ખૂબ દૂર થઈ જશે અને બેન તમારા કાકાને મેં વાત કરું છું વાત સમજ્યા હું બધાને જાણું છું બધાને જાણું છું પરંતુ અહીંયા આગળ સત્સંગની સભામાં એવું હોય કે આ આવું છે સાચો છે ખોટો છે તો હોતું નથી શું કહ્યું વ્યક્તિગત સમજવું સત્સંગ ત્યાં જ આગળ વસ્તુ હોય કે બેલેન્સ વધ્યું એમની નજરો બધું સમ દેખાય પણ એમની અંદરની નજરોમાં અને આ બે આંખો તો એવું દેખાય એવી નથી એટલે કહ્યું પણ અંદરની નજર હતી પછી એમ તમે જો બરોબર પાકા ના થયા હોય એમાં તો પછી દૂર જુએ તે જોયું અને આંખો પહેલી ખુલી છે કરવાના આખું ગણિત ગણિત ખુલે ને પછી એને આકર્ષણ બહુ થાય કારણ કે આંખે પ્રકાશ છે અને આંખે પ્રકાશ છે એટલે આપણે જરૂર જરૂર નથી એ સીધી ઇન્દ્રિય ખુલે છે એટલે આવરણ ઘટના જે થાય છે ત્યાં અખુલું હવે આપણે દેખાતા સારા મનુષ્યો પૂરા થઈ જાય એના અકલું માટે એમને રોકડવા જેવો નથી પણ કાળનો પ્રભાવ છે અને કાળ અને એવા કાળને અનુરૂપ એવા કર્મો કરેલા કે આજે ખાલી થાય એવો પ્રભાવ છે તો શરીરને વધુ ના રાખી શકે બહુ મુશ્કેલ છે એટલે અહીંયા આગળ આ સત્સંગમાં બીજું આપણું એનો તમે તમારું જો તમે તમારું સમજી નથી કહ્યું જો કોઈ કોઈને કશું કરી શકતું હોય તો મોક્ષ જેવી વાત જ ના હોય વાત જ ના હોય અને આ વિષ્ણુમાં આખી એવી વિચિત્રતા પેદા થઈ જાય કે કલ્પના વિરાળ થઈ જાય અને જે વિશ્વ દેખાય છે બધું અમને અલગ છે દાદા ભગવાને સમજાવ્યું હતું એમને પૂછે પ્રશ્ન કે આજે આ આટલા મોટા ભગવાન ગણાવે અને આ નાસ્તિક શક્તિ શું અને એક યોગીનું પણ કહ્યું બીજા પણ ગયા બાદ વાતો આપી ભાઈ કોઈ કોઈ જગ્યાએ કોઈ ભેદ પોતાની જગ્યાએ છે બધા બરોબર છે પરંતુ આ કાળમાં આજે આજનો પૈસો જે આવે છે લક્ષ્મી આવી છે અને લક્ષ્મીની સાથે જે શરીર દેખાતું સરખું ને સારું એ એવા રોગો લઈને એવા રોગોમાં આવ્યું છે કે એમના માટે એ ટ્રીટમેન્ટ એ લોકોની ટ્રીટમેન્ટ કરનાર એવા ડૉક્ટરો જોઈએ એટલા બધા ડૉક્ટરો કહેવાય ડૉક્ટરો એવું ના હોય તો એ રોગ માટે ક્યાં જાય અને એ જ દવાખાના પાડે અને ખાસ કરીને લક્ષ્મી આ કારણે અને વધુ લક્ષ્મીવાળું તો ખાસ કરીને બહુ તમને બહુ તમને ડોક્ટરો અને તાંત્રિક પ્રકૃતિ એને બહુ સંભાળવું આકાર હું ખાસ કરીને તાતું કોને કહેવાય તમે બહાર દેખીતા વ્યવહાર મારાનું બધું સારું દેખાય અને પોતાને લાગશે હું એટલે આ બધું સંભાળવું છે એટલે આ દેશ છે શરીર છે એને સંભાળી ગયા તો પછી આખું બધું શું બની તમારે સમસ્યું નથી પછી ભાવનાથી તમે કલ્યાણ ભાવના હોય તો બધું કરી શકો કલ્યાણ ભાવના બધું કામ કરે શું કહ્યું પણ ક્રિયા કશું નહીં કરી શકે કશું નહીં કરી તમારા છોકરાઓ હજાર હશે તેનું કશું નહીં થઈ શકે તમે એમને માર્ગદર્શન આપો તમે જેટલું સમજાવ્યું તો કહી શકો છો બીજું કશું બધા ના કહેવાય બહુ બહુ છે આ ચોપડીઓ વાંચવાથી તમે એવું છાપે અને વાંચ્યા કરો કશું તમારું મળવાનું નથી અનુભવી પુરુષ પાસે જાઓ અનુભવી પુરુષ સમજો બોલો તમે શીખી જાઓ શબ્દોમાં બધું જ છે કારણ કે આત્મા હાજર છે અંદર આત્મા છે તો બધું નીકળ્યા કરે ને

बहुत से वाले ऊंचे श्रीमद जी स्वरूप राजचंद्र जी પગ મૂકતા તમને ક્યાં પગ મૂકવા સમાજમાં અને વિશ્વમાં ગયા પગ મૂકો તો પાપ છે જોતા ઝેર છે એવા કરાર કાઢો કરાર કરાર ભયંકર જીવન એને કરતા ચોખ્ખું લાગતું નથી ભાઈ જેવું તો છે જ નહીં જેવું તો શું કરશો નહીં કામ ભાઈ કરો ભારતમાં કેટલો ભાઈ ભારતને તો ભાઈ લાગે તમને સાચું પણ હા પબ્લિકમાં પણ અંશે જેવું લાગે નહીં અહીં અંશે જેવું લાગે ઉપાધિ કરે તમે સતી શું કે સતી તમે જોયું છે ને હે બહુ મજાનું કાઢી હતી આવું છે બેન મોજાઈક નહીં સમજી ગયા કેટલા છોકરા બે છોકરી દીકરો છે ભાઈ સારું આપણે એમ નથી કહેવા પડતા છોકરીઓ ભરાય એટલે થઈ શું હોય સંસ્કાર શું હવે નહીં ક્રિયા જાય ને ગમે સુધી કરે બધું કરે આ બહેનો તો આજે બહેનોનું તમે બધા ભેગો કરતા આવી સમજે છોકરાઓ છે ને જોયું શું કહેવાય હું બહેનોનું તો લાગે કે મારું આ ધોર બધા ગમે તેનો સુધરેલો જમાનો રહ્યો પરંતુ અમદાવાદની સંસ્થા છે એ સંસ્થા જ્યોતિષ જ્યોતિષ સંઘ એટલે બહેનોને જ્યોતિ કહી શું કહ્યું જ્યોતિ એ તેની પોતાને અબલાઓ માની રાખી છે ને આપણે શું કહી શકીએ આપણે તો કહી આપણે તે વૃદ્ધના સારા ભાઈ વૃદ્ધા એના એની આપણે કે છે બધા વિરોધી નિર્કલ પોતા સારા સારા લોકો કહેવા અને સારા ભાઈ અને એમાં અત્યારે એવી બહેનો આવે છે સાવ એ થઈ ગઈ પણ અત્યારે એટલી બધી એ થાય પોતાની શક્તિ જ્યારે ખ્યાલ આવે છે એમાં એક એવી મળી નાગરકોમની સત્તા કે એની આ ગુજરાતની નજરમાં આવી ગઈ એ શોધ્યા કરે કોઈ આવા આપણા આખી સંસ્થામાં જ્યોતિ જ્યોતિ સંઘમાં જરૂર છે એટલે નજર ભેગા જ કરે બધું સમાજમાં અને કોઈ એવું પોતકારી કુટુંબ હોય શું જુઓ તેમાં આ બેન આવી ગયું એની અટક શું હતી ખબર યોદ્ધા અને નામ શું તો ચારું ચારું નથી યોદ્ધા એટલે ચારું આવી શું બધું સમજી જાણું ચારું નથી યોદ્ધા હું એને એટલી બહુ ઉમરી વયમાં આવી ઉમરી વય કુટુંબ અને જોયું સમજી શકીએ તેણે જોયું સારા દિવસ કે આ બહુ મહત્વ છે સતત યુગના વડીલો મને પરિચય કર્યો અમને આપી દો અમારા જ્યોતિષંગ આપી દો અમને અને વડીલોને નાગરિક કુસુમ ગઈ નાગરિક નાગરિક કરી શકે આ બહુ બહુ મહત્વ હોય છે બધી રીતે પણ ત્યાર પછી એ નાની ઉંમરે બહુ યુવા ભાઈ આવી અને કામ કરતા કરતા કોઈ નાથી ના ડરે એટલી અદભુત નાની ઉંમરે ગમે તો ગુંદર હરામ કરી અને સમજી જાય એના રસ્તામાં જાય કરે તો કોઈ એને એનું કામ નથી થઈ શક્યું પણ એ બધાને પતી ગયું અને તેમ કરતા કરતા પચાસ વર્ષ થયા અને એકાવનમાં બેઠી તું હાવીશ નહીં હા એટલે એને કહ્યું કે બંધમાં કરી પૈકી ગયું ત્યારે એનું લખે ત્યાં બહુ સુંદર છે એનું પાછું વાંચો ખુશ થઈ જાઓ બે તો ખાસ વાંચવા જોયું સારું નથી જોઈતા શું સરસ કે આ વેદભૂત સાહેબે એને બહારના રીતે તો સમાજ આપણું કેટલું બધું આવે કેટલા દુશ્મનથી ભરેલું છે આવું આવા બહાર લાવવા જેવા સંસ્થાને બહાર લાવી જાય તે અક્ષરે મોટું નથી અને મોટા કામો કરવા જાય છે આજે છે કોઈ બેન કોઈ ધર્મો કોઈ બેનને દુઃખી હોય અને પતિદેવ જરા બહુ આકરા પડે તો પછી બહુ ના થાય ને જો હું કામ કરીને તો પચી જાય હકીકત છે આ ફેક્ટ છે હું ત્યાં કમ્પ્લેન કરી છે અને ત્યાં વિસ્તર હારે પછી દેવો કાકા અને ત્યાં ન્યાય કરે ન્યાય અને બંને પક્ષ માન્ય રાખે ફેક્ટ આજે અમદાવાદમાં છે અત્યારે બહુ વિકસી ગઈ છે આ વિકસી એક તો બધા હિરાબેન ભટ્ટ એક તો આ ગેમ આજે એની સિત્તેર ઇકોતેર બોતેર વર્ષ છે તો ફરતા શું ચૂકીને નથી ડિલિવરી થઈ જાય અને જ્યાં શક્તિ આપે તમે ઢીલા મોટા આપેલી પડી જાય મોટા છો એમાં બંને સમજી બોલી લાગશે બધા વાત કરી અમને લઈ ગયો છતાં પણ હું બોલ્યો નહીં કારણ કે એને કહ્યું એ એને જ્ઞાન લીધું છે ઘરે ગયા છે બહુ વાતો કરી સમજી પરંતુ અમારા જ નજરો એવું ના હોય પછી જય સચિદાનંદ બોલો ને પચાસ ધન દબાવો મને વા પણ ઘર